નમસ્કાર મિત્રો આજે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે અને આજે આપણે ગુજરાતના કરંટ અફેર્સ વિશે વાત કરીશું આ બધા વિષયો તમારા કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગુજરાત માટે એક ઐતિહાસિક સમાચાર વિશે ગાંધીનગરમાં ભારતની પહેલી સ્ટેટ ફંડેડ બીએસએલ ચાર લેબ બનશે આ લેબનો ફાઉન્ડેશન સ્ટોન તેર જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહે મૂક્યો હતો બીએસએલ ચાર લેબ એટલે બાયોસેફ્ટી લેવલ ચાર લેબ જ્યાં અત્યંત ઘાતક અને સંક્રમક વાયરસ પર સંશોધન થાય છે આ લેબમાં ઇબોલા નિપાહ માર્બર્ગ સીસીએચએફ જેવા ખતરનાક વાયરસ પર કામ થશે આ પ્રોજેક્ટ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે બનશે અને અગિયાર હજાર સ્ક્વેર મીટર્સમાં ફેલાયેલું હશે આ ભારતની ત્રીજી બીએસએલ ચાર લેબ છે પણ પહેલી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ફંડ કરાયેલી લેબ છે આ લેબ ગુજરાતને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જશે અને આપણા વૈજ્ઞાનિકોને વિદેશી લેબ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે હવે બીજા મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ ગુજરાતને સતત પાંચમી વખત દેશનું સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે ડીપીઆઈઆઈટી એટલે કે department for promotion of industry and internal ટ્રેડના રેન્કિંગમાં ગુજરાત ફરીથી ટોપ પર આવ્યું છે આ રેન્કિંગ છ વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવે છે policy support infrastructure funding access market linkages capacity building અને ઇનોવેશન ગ્રોથ ગુજરાત સરકારે લગભગ ચારસો તીસ સ્ટાર્ટઅપ્સને પાસઠ કરોડ રૂપિયાની સહાય આપી છે રાજ્યમાં બસોથી વધુ ઇન્ક્યુબેટર્સ છે અને ત્રણસો પચાસ ગ્રાસરૂટ સ્ટાર્ટઅપ છે આ સિદ્ધિ ગુજરાતની ઇનોવેશન અને ઓન્ટરપ્રિનરશીપને પ્રોત્સાહન આપવાની નીતિનું પરિણામ છે આગળ વધીને આપણે વાત કરીએ ગુજરાત વિધાનસભાના બજેટ સેશન વિશે આ સેશન સોળ ફેબ્રુઆરીથી પચીસ માર્ચ સુધી ચાલશે કુલ તેવીસ દિવસ અને છવ્વીસ બેઠકો થશે સત્તર ફેબ્રુઆરીએ finance minister Kanu Desai budget રજૂ કરશે પહેલા દિવસે ગવર્નર આચાર્ય દેવવ્રત વિધાનસભાને સંબોધન કરશે આ બજેટ લગભગ ત્રણ લાખ નેવું કરોડ રૂપિયાનું હોવાની અપેક્ષા છે જે પાછલા વર્ષ કરતાં પંદર ટકા વધારો દર્શાવે છે આ સેશનમાં સાત નવા બિલ લાવવાની તૈયારી છે અને યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મહત્વપૂર્ણ બિલ પણ આવી શકે છે હવે આપણે વાત કરીએ સત્યાવીસમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિશે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓગણીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન વિશેષ સૈન્ય બેન્ડ પ્રદર્શન યોજાશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વંદે માતરમ ગીતના એકસો વર્ષ પૂર્ણ થવાનો સ્મરણ કરવાનો છે આ પ્રદર્શન માત્ર સંગીત કાર્યક્રમ નહીં પણ આપણી સશસ્ત્ર દળોની શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો જીવંત પરિચય છે સ્પોર્ટ્સ ન્યૂઝમાં ડબલ્યુપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે આ મેચમાં શ્રેયાંકા પાટીલે શાનદાર બોલિંગ પરફોર્મન્સ આપ્યું હતું અને તેણે બેસ્ટ બોલિંગ ફિગર્સ નોંધાવ્યા હતા આ મેચ ગુજરાતી ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક રહ્યું પણ ડબલ્યુપીએલમાં ગુજરાત જાયન્ટ્સની ભાગીદારી રાજ્યના ક્રિકેટ વિકાસ માટે સારી છે પર્યાવરણ અને પ્રાણી કલ્યાણની વાત કરીએ તો સુરતમાં કરુણા અભિયાન ટુ ચાલુ છે ઉત્તરાયણ દરમિયાન પાંચ દિવસમાં એક પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા મોટાભાગના પક્ષીઓ ચાઇનીઝ માંજા અને કાંચવાળા દોરાથી ઘાયલ થયા હતા આ અભિયાન દર્શાવે છે કે આપણે તહેવારો ઉજવતી વખતે પર્યાવરણ અને પ્રાણીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ છેલ્લે આપણે વાત કરીએ અમદાવાદ લીકર પાર્ટી કેસ વિશે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ એક ગેરકાયદેસર દારૂની પાર્ટીમાં સોળ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસ ગુજરાતના પ્રોહિબિશન લો અને તેના અમલીકરણ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે આ કાયદો ગુજરાતમાં કડકાઈથી લાગુ કરવામાં આવે છે અને તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે આ બધા વિષયો તમારા પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે બીએસએલ ચાર લેબ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે બજેટ સેશન ગવર્નન્સ માટે Republic Day celebrations national events માટે સ્પોર્ટ્સ ન્યૂઝ કરંટ અફેર્સ માટે કરુણા અભિયાન એન્વાયરમેન્ટ અને એનિમલ વેલફેર માટે અને પ્રોહિબિશન કેસ લીગલ અફેર્સ માટે ઉપયોગી છે આવો નિયમિત રીતે સાંભળીએ સમજીએ અને સફળતા તરફ આગળ વધીએ જય હિન્દ જય ગુજરાત